એ આવો આવો મારા નાના મોટા ભટુરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આવી ગયા બધા એ કહું છું કહું છું નચિકેતા દેવી જરાક શાંતિ રાખો તમને ખબર છે આજે અમદાવાદમાં બેઠા બેઠા સિદ્ધાર્થભાઈ વાર્તા સાંભળે છે હો અને સુરતમાં બેઠા બેઠા મીનાક્ષી વાર્તા સાંભળે છે સાંભળો આજે છે ને આજે હું તમને બધાને રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા કહેવાનો છું અને વાર્તાનું નામ છે તીર અને ગદા તમે તીર અને ગદાથી રમો છો ને હા તો સાંભળો એક હતું તીર અને એક હતી ગદા બંને સગા ભાઈ બહેન હતા હો અને એક જ ઘરમાં રહેતા હતા સૈનિક પાસે હોય ને તીર ને ગદા હા એક જ ઘરમાં રહેતા હતા પણ તીર બિચારું હતું દુબળું પાતળું સાવ પાતળું અને ગદા હતી ભારે ખમ જાડી પાડી ગદાને પોતાના શરીરનું ભારે અભિમાન હો કે હું કેવી જાડી છું કેવી અલમસ્ત છું હું બહુ તાકાતવાળી છું એટલે એણે તો એક વખત તીરને કહી નાખ્યું એલા તીર તું મારો ભાઈ ખરો પણ મારા ભાઈ તરીકે તું જરા કંઈ શોભતો નથી આ જોને તું કેવો દુબળો છે સીધો સોટી જેવો અને દેખ હું કેવી ભરપૂર છું આમ છું હવા ભરેલા ફુગ્ગા જેવી શાનદાર અને રૂઆબદાર મને જોતા બધા મારું ગૌરવ કરે ને મને સલામ ભરે ન ભરે તો મારો મિજાજ જોયો છે એનું માથું જ ફોડી નાખું અને તું તને જે થોડું કે માન મળે છે ને એ મારા ભાઈ તરીકે મળે છે બાકી તારા કામમાં કાંઈ દમ નથી તારા જીવવામાં કાંઈ ભલીવાર નથી તું તો સાવ દુબળું પાતળું આ સાંભળીને તીર કે જો બેન હું છું તો નાનું તારાથી તો નાનું જ છું તારી વાત સાચી હો તું માથું ફોડનારી છે એ વાતે સાચી પણ તારા કામમાં દમ છે અને મારા કામમાં નથી એવી દલીલો કરવાથી કાંઈ નિવેડો નહીં આવે ભાઈ અને નિવેડો કરવો જ હોય કોનું કામ મોટું એ જોવું જ હોય તો હું જે કામ કરું છું તે તું કરી દેખાડ માથું ફોડવાનું બંધ કરી અને મારી પેટે સીધું સીધું હૈયું વિંદ કોઈકના હૃદયમાં પેસી જો શિકારી મારા દ્વારા તે શિકાર કરે છે આ સાંભળીને ગદા તો ચૂપ થઈ ગયો ગદા તો માથું ફોડી જાણે ઓ ભાઈ માથું ફોડી જાણે કઈ શિકાર થોડો કરી શકે તો ભાઈ જેનું કામ જેથી થાય તીરનું કામ ગદાથી ન થાય અને ગદાનું કામ તીરથી ન થાય બધાયના કામ તો સરખા જ મોટા હોય હો કોઈ કામ નાનું કોઈ કામ મોટું ન હોય ભાઈ કામ તો કામ જ હોય તો તમને બધાને વાર્તા સાંભળવાની મજા આવી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ આવજો